ગીતાનું રહસ્ય અહીં બે જ શબ્દમાં કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ લડવા માટે કહ્યું હતું ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્છિત થયેલો તેથી મૂર્છા કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો અને કહ્યું તારી મૂર્છા ઉતાર તું તારા ધર્મમાં આવ કર્મનો કરતા કે ના કરતા તું થઈશ નહીં કૃષ્ણ વ્યવસ્થિત જાણતા હતા અને વ્યવસ્થિતના નિયમમાં હતું એટલું જ કૃષ્ણ બોલ્યા છે પણ લોકોને સમજમાં આવતું નથી અને કહે છે કે કેમ ભગવાન જ્ઞાની થઈને આવું બોલ્યા કે આ બધાને મારી નાખ કૃષ્ણનો આ તો ઓન ધ મોમેન્ટનો ઉપદેશ હતો કંઈ હંમેશને માટે આ ઉપદેશ ના કરાય કે મારજો જ અર્જુનને બીજા બધા સગાને જોઈને મોહ ઉત્પન્ન થયેલો ભગવાન જાણતા હતા કે થોડીવાર પછી મોહ ઉતરવાનો છે એટલે નૈમિત્તિક રીતે કૃષ્ણ ભગવાને વાત કહેલી તેમણે અર્જુનને કહ્યું તું ક્ષત્રિય છે ને તારા પરમાણુ લડ્યા વગર રહેવાના જ નથી એ અમને જ્ઞાનમાં દેખાય છે કે તારું વ્યવસ્થિત આવું છે ખોટો તું મોહ ના કરીશ મારવા માટે મોહ વગર કાર્ય કર ખોટો અહંકાર ના કરીશ શ્રી કૃષ્ણે નેમિનાથ ભગવાન પાસેથી દિવ્ય ચક્ષુ મેળવેલા હતા ત્યાર પછી આ ગીતાનો ઉપદેશ તેમણે કરેલો ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યા છે કૃષ્ણ ભગવાન જાતે જ કહે છે કે હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ સૂક્ષ્મ અર્થ સમજી શકે એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત મારો આશય સમજી શકે એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે હવે આ સાડા ત્રણ અબજની વસ્તીમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે બીજા કોઈનું કામ નહીં આજે અમે જાતે કૃષ્ણ આવ્યા છીએ તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે કૃષ્ણ શું કહેવા માગે છે માણસ મરી જાય ત્યારે કહે છે ને કે મહીંથી જતા રહ્યા તે શું છે તે માલ છે અને અહીં પડ્યું રહે છે તે ખોખું છે આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહી માલ છે મટીરિયલ છે there are varieties of packings કોઈ આંબાનું પેકિંગ કોઈ ગધેડાનું પેકિંગ તો કોઈ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે પણ મહી માલ ચોખ્ખો એક સરખો બધામાં છે પેકિંગ તો ગમે તેવું હોય સડેલું એ હોય પણ વેપારી પેકિંગની તપાસ ના કરે મહી માલ બરાબર છે કે નહીં તે જોઈ લે તેમ આપણે મહીના માલના દર્શન કરી લેવાના કૃષ્ણ ભગવાન કહે છે કે મહી જે માલ છે તે જ હું પોતે છું એ જ કૃષ્ણ છું એને ઓળખ એટલે ઉકેલ આવશે તારો બાકી લાખ અવતાર તું ગીતાના શ્લોક ગાઈશ તો એ તારો ઉકેલ નહીં આવે ખોખું અને માલ આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા હતા તે છે અને આ બુદ્ધિશાળી લોકો ગીતાના અર્થ કરવા જાય છે એના પુસ્તકો કાઢે છે મૂળ તો આ લોકોને અર્ક કાઢતા જ નથી આવડતું ને મોટા મોટા વિવેચનો ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે પણ આ તો પોતાના સ્વચ્છંદથી નામના કરવા જ કરે છે બાકી બે શબ્દમાં જ કૃષ્ણ ભગવાનનો અંતર આશય સમાઈ જાય છે આ છોકરો હોસ્ટેલમાં ભણતો હોય ત્યારે ફાધર તેને કડક શબ્દોમાં પત્ર લખે કે તું ભણતો નથી અને મારા પૈસા બગાડે છે સિનેમા નાટક જોયા કરે છે કંઈ કરતો નથી ત્યારે છોકરો શું કરે કે બાપનો પત્ર પોતાના ફ્રેન્ડને દેખાડે અને કહે કે જોને મારા ફાધર કેવા છે જંગલી છે ક્રોધી છે ને લોભી છે કંજૂસ છે આવું છોકરો કેમ કહે છે કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી એ ફાધરનો અંતર આશય નથી સમજી શકતો ફાધર અને છોકરામાં માત્ર પચીસ વર્ષનો જ ડિફરન્સ છે છતાં પણ બાપનો અંતર આશય દીકરો સમજી શકતો નથી તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયા તે પાંચ હજાર વર્ષના ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનનો અંતરાશય કોણ સમજી શકે એમનો અંતરાશય કોણ બતાવી શકે એ તો જે ખુદ કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે મહાવીરના અંતરાશયની વાત કોણ બતાવી શકે એ તો જે ખુદ મહાવીર હોય તે જ બતાવી શકે મહાવીરને પણ પચ્ચીસો વર્ષનો ડિફરન્સ થયેલો પહેલાના જમાનામાં તો પચ્ચીસ વર્ષના ડિફરન્સમાં બાપનો અંતરાશય દીકરો સમજી જતો હતો ત્યારે આજે તો પચ્ચીસ વર્ષના અંતરમાં અંતરાશયની વાત સમજવાની શક્તિ રહી નહીં તો કૃષ્ણની વાત કેવી રીતે સમજવામાં આવે અત્યારે ગીતા વિશે ઘણું ઘણું લખાય છે પણ એમાં એક વાળ પણ લખનારા સમજતા નથી આ તો અંધે અંધ મળ્યા તલે તલ કોથળે મહી મળ્યા ના થાય તલને ને ના થાય ઘાણી એના જેવું છે હા એ ખોટું નથી કરેક્ટ છે પણ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના માસ્તરના જેવી વાત છે ને તે બરાબર છે અહીં અમારી પાસે કેવી વાત હોય કોલેજના છેલ્લા વર્ષની વાત હોય ત્યાં આગળ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વાત થાય તેમ આ ગીતાના વિવેચનોની વાત હોય એક જ્ઞાની પુરુષ પાસે જ સર્વશાસ્ત્રોની યથાર્થ વાત મળી શકે